કઈક હજુ પૌદ્ગલિક રિલેશન રહ્યું ને બે એટલે ભેદ શું ભેદ જ હોય દેહ એટલે ભેદ જ થાય ભેદ છે ને ફરક એટલે આખું આમ સામ સામે બીજાને રડતો હોય બીજા રડતા હોય તે ઘડીએ એની મેળે જ આંખમાં પાણી આવી જાય સ્વાભાવિક સ્વાભાવિક રિલેશન ને કોનું કોનું છે બે નું સ્વભાવ એટલે આત્માને લેવા દેવા નથી લેવા દેવા આત્માને લેવા દેવા હોય જ નહીં દાદા આત્માનો ભેદ થાય તારો સમજુ પૂછવાનું જે તમે જવાબ આપો છો એ મારું પૂછવાનું એવું નથી એ મારું પૂછવાનું એનો જવાબ પૂછ્યો નહીં તે આત્માનો ભેદ પડે છે એવું તમને તેથી પૂછ્યું પછી એવું કઈ પૂછવાની જરૂર જ નથી ભેદ હોતો જ નથી આ દેહમાં દેહ તો ભેદ સ્વભાવ છે શું છે જેનું રિલેશન કરતા આત્માનો ભેદ હોય ત્યારે ચાલો હવે એ વાત પતી ગયા બીજું શું કે તને એમ પડી ના દુનિયા જોઈ ને નવી દુનિયા તું તાર એમ માનતો હતો મારા જે મજબૂત મનનો કોઈ છે નહીં આ એવું કઈ માને ને તારે આવો ડાયો થઈ ગયો એને તો ભૂલ થઈ જાય છે રડું રડું થઈ વારું ભૂલ થાય તો સાહેબ રડવું માણસ ના આવે એને ના આવી તું તો હસીન મને વાત કરી બધા નહીં આવે આવો ને આવો રહી ને આવશે તો ખરું છે કે કઈથી આવે હૃદયમાં ભાવ ઉડી ગયા બધા દુઃખું લસ થઈ ગયું ભાઈ બેન ભાઈ ભાઈ ભાઈ મારે મારે શું કે મારે શું છે ભાવ જે શું સૂચવે કોઈ પણ મારે શું એ શું સૂચવે નરાઈ મારે શું કહેવાય છે આપડે જન્મ્યા ને મારે છે કે થયું ને ભેદ પડ્યો ને તો ગુનો છે મારે છે એવું બોલાય બીજે બધે પણ એવું જ હોય બધે પણ આમ કોઈને પણ સંબંધમાં ગુના છે બધા ઘરમાં જ ના રખાય બહાર ના એ કઈ પ્રકારનો ગુનો કહેવાય સાચો પેપર જ નહીં પછી ભૂલ ક્યાં રહી પેપર સાચું નહીં પેલું ક્યાં રહી ભૂલ તો પેપર હાથે ત્યાં ભૂલ કરાય મારે શું એ તો હાથે પેપર જ હાથી પેપર હોય તો ભૂલ કરી મારે શું વર્ષ ના પેપર જ નથી પેપર જ રોંગ એમાંથી પાછું ફરવું હોય તો કેવી રીતે ફરી શકાય તેમાંથી મારે શું એવું છે મેં બંધાઈ ગયું છે એ તો છેલ્લી ડિગ્રી કહેવાય મારે એટલે પાછું ફરવું પાછું ફરવા રસ્તા જે રસ્તે ઊંધા આવ્યા તે રસ્તે પાછું નીકળો એટલે કેવી રીતે કરવાનું પ્રતિકોળ કરી કરી મારે શું બોલવું આ ઘરના માટે બોલે મારે શું બોલે તે મોટું જોખમ આવ્યું બીજું બહારના માટે ના બોલે મારે મારે પેપર ખોટું આપવું પછી એમ બોલજો કારણ હંડ્રેડ પર્સન્ટ જ રોંગ પેલી એક વાત નીકળી હતી પેલો વણિકો પેલી સ્વાર્થ બુદ્ધિ વાળા હોય વણિકો સ્વાર્થ બુદ્ધિ વાળા એટલે પોતાની બાઉન્ડ્રી ની સાઈડ ખોળ્યા કરે એટલે કે ને કે બીજા જોડે કે મારે શું પોતાની વેબસાઇટ પોતાની બાઉન્ડ્રી ની વેબસાઇટ માં જ મારે શું એટલે બુદ્ધિ એવી પેલી ઘેર પડી ગઈ આવો બુદ્ધિ બુદ્ધિ બધા બુદ્ધિ ની ભાષા બુદ્ધિ શું ના ભાષા દરેક પ્રકારની બુદ્ધિ આ જે એ બોલે છે ને એ બુદ્ધિ મજા છે ને એ એની સાહજિક બોલે છે બગડી ગયેલું જ નહીં એટલે બુદ્ધિ વાપરવી નહીં પડતી એમને વગર અબુદ્ધિ એ બોલે છે અબુદ્ધિ પૂર્વક બુદ્ધિપૂર્વક બોલે ત્યારે એવું ના બોલે અબુદ્ધિપૂર્વક એમને સાહજિક આવું બોલી જાય મારે શું કે બુદ્ધિપૂર્વક નહીં ને શું કે એમને નહીં એ મોટો ગુનો મારે શું શબ્દ હોય જ નહીં ડિક્શનરીમાં પોતાનું કલ્યાણ કરવા જતા એ મારે શું એમ બોલે છે એને ઘેરે ના બોલાય ને બારે ના બોલાય નહીં સત્સંગમાં ના બોલાય મારે શું બોલાતું પછી અહંકાર જાય ને અહંકાર નિબીડ અહંકાર થઈ ગયો મારે શું વાળો અહંકાર નિબીડ થઈ ગયો પછી ખરા નહીં અહંકાર તૂટે નહીં બધા એટલે એને પાછા ફરવાના રસ્તામાં શું કહ્યું આપણે એને પાછા ફરવાના રસ્તામાં એ તો જે ભૂલ આમ રીણ આવ્યા હોય તો એમ રીણ નીકળવાનું આમ રીણ આવ્યા તો આમ રીણ નીકળવાનું જે રસ્તે તમે આવ્યા હોય તે રસ્તે નીકળવાનું તો અત્યારે કહો મને શું ખબર પડે તું કઈ રસ્તે ગયો પોતે કઈ રીતે શોધી શકે તું જાણો કે જે રસ્તે તું પહેલો તે રસ્તે પાછો નીકળ્યો એટલે બધું ઉડી જાય કારણ એટલે પેલું કહ્યું ને કે બુદ્ધિપૂર્વક નું નથી અને એમાં છપાઈ ગયેલું છે તો બંધાઈ ગયેલું છે પોતાને ખબર નથી એટલે કઈ રીતે બંધાયું છે તો કયા રસ્તે પોતે આવે છે એ પણ પોતાને ખબર ના હોય ના ખબર જ હોય એનું જુદું છે એનું તો અનંત અવતાર થી બધું બળી ગયેલું આ અટક ખલાસ થઈ ગયેલા એટલે એ જુદી જતું છે પણ હાથ ખરાબ થઈ ગયો તેને આવું હાથ તો આવું કેવું ભાઈ રસ્તો બધો જવાનો કઈ રસ્તે પેસો તે જ રસ્તે નહીં કરવાનો મારે શું બહુ જોખમ એ પેપર જ ખોટું આખું હંડ્રેડ પર્સન્ટ કામ દીપક કે જ્યાં મારે શું કેવાથી આસક્તિ ભાવ ઓછું નથી ત્યાં વધુ પડતી જે આસક્તિ ઓછી થઈ જાય ને આસક્તિ ઓછી કેમ થાય ઉડતો આસક્તિ ને આસક્તિ ની આટલું ને ખલાસ થઈ જાય માર મારે જુદા બાવા બધા બહુ થઈ ગયેલા મારે અમારે હમકું ગયા હમકું ગયા હમકું ગયા બધા બાવા ખલાસ થઈ ગયા શું કોઈ દળ ના બોલે મારે સૂત્ર માં ભગવાન કુદરત નો ગુનેગાર છે આ કોઈ જેવું નહીં પછી ભૂલ કેવા રહી ભૂલ ક્યાં હતી આ પેપર જોવા જેવું હોય તો મેં શું કહ્યું પેપર જોવા જેવું નહીં પછી ભૂલ ક્યાં રહી એનું એનું સાહજિક જ એવું થઈ ગયું શું કરાવે સુધારવાનું મેન લાઈન બદલી આપી એટલે સારું કઈ લાઈન પર રહેવું છે લાઈન બદલી આપી આ લાઈન પર જ નહીં યુઝલેસ લાઈન એટલે બીજી લાઈન પર ગાડી ચલાવશે બીજી લાઈન પર ચાલે છે ને હા તેરી લાઈન તો ખોટી જતી એવું લાગે બીજી રેલવે લાઈન નાખેલી એની પર ભાર ઘણો ચલાય આ બાળા બધા અમકું ક્યાં અમારે ક્યાં લઈ રહ્યા નિષ્પ્રહી કેવા કોઈ દરરોજ ના થાય સહી નો થાય પણ નિષ્પ્રેમ ના થાય નિર્માણીપણા જેવું અહંકાર છે નિર્માણીપણા નો અહંકાર છે એના જેવું અહંકાર અહંકાર નિર્માણીપણા નો અહંકાર એ દીકરે નહીં કોઈ દરે જોવાય મારે શું અને મને શું કરવું છે એ એક જ મારે શું કરવું છે એ એક જ મારે છે એટલે નિશ્ચય हमको कुछ नहीं चाहिए हमको क्या हमको हम पब्लिक नहीं मत चले जाओ पता सही था એક હતો જ્ઞાની પુરુષ ની પેટ દેહ માં નિશ્ચયી અને આત્મા માટે સહી એટલે નિશ્ચય સહી નિશ્ચયતા બે માંથી એક નિશ્ચય બિલકુલ ના થઈ પછી પથરો જ થઈ જાય મારે શું બોલાય બોલ્યો બધા જે રસ્તે બોલ્યો તે રસ્તે ફરી ફેરવી નાખી એ બહુ બહુ ફરી ગયું છે એ છે ને એ ત્યારે આ વ્યવહારમાં નહોતો પેસતો ને ત્યારે મારે શું અથવા એક જાતનો અભાવ વર્ચા કરતો હતો એ ખબર પડી ત્યારથી પછી એ તોડતો ગયો તોડતું ગયું બહુ ફરક પડી ગયો એવું ના વેબસાઇટ થઈ ગયો ખોટું છે આ તો એ ચેતન દર્પણ છે તો ડરપોક પણ લીધે અને પછી પેલી લાગણી ભાવના બધું નહીં એ જયારે પેલું તોડ્યું ને એટલે એ ખબર પડી ને આ તો ખોટું છે મારે શું આ પેલી વણિક બુદ્ધિ ની વાત કરી ને મેં એ એક વખત કહ્યું આપે ઘણા વખત પહેલા ત્યારથી મને ખબર પડી કે આ વસ્તુ ભાઈ છે અને એની પાછળ પછી પ્રતિક્રમણો થયા અને એવું જયારે પ્રસંગ ઉભો થાય ને ત્યારે મારે શું કરીને હસવાને બદલે એમાં પાછો બરોબર રહે એમ કરીને પેલું છૂટી ગયું હું જે કહેવા માંગુ તે સમજી ગયો છું હું તો મહેશી શબ્દ સમજી હું તો સમજો કઈ સુધી કયો હતું સ્વતંત્ર કશું લાવશે નહીં સ્વતંત્ર અહીંથી લઈ જશે તે શબ્દ વાપરજો સ્વતંત્ર નવું મૂકશો નહીં નવું તેજો નહીં બચશો કે બાંધ્યું છે પાયા રાખો દે નથી બાંધ્યું સ્વતંત્ર પાયો નાખવાની ક્યાં વાત કોદાળી શક્તિ વારંવાર પ્રસંગે પ્રસંગે કઈ બન્યું ને જાગૃતિ ની પહેલી વખત વાત નીકળી હતી ને તે દાડે પણ જાગૃતિ કરતા પછી જે દુરુપયોગ થાય અને આ ગાડી ઊંધે પાટે જાય તો શું થાય ઉભું રહે એનું પહેલા કહ્યું આપે એટલે તરત જ કઈ પણ નવું બને ને એમાં ચેતવણી આપ વારંવાર આપેલી છે ચેતવણી હોય છે ને તો ક્યાં ઉભા રહ્યો છો હજુ તો માર્ગ બહુ જુદી જાતનો છે અને કેટલી જગ્યાએ છે તે આમ લોભામણા જગ્યાઓ આવે છે કે કોઈ દાડે જોઈ ના હોય જોઈ ના હોય એવી લોભામણી જગ્યાઓ આવે છે મોટા મોટા ક્ષેત્રે તમારે શું કર્યું એટલે આ ભગવાન દાદા ભગવાન ના માર્ગ ચાલો બરોબર હે ક્લિયર રોડ ફર્સ્ટ ક્લાસ જોખમ નહીં દાદા નો તો તૈયાર રાજમહેલ છે એક છે ને વાત નીકળી હતી એટલે શ્રીમદ રાજચંદ્ર ના છે એટલે કે કુંદ હેમચંદ્રાચાર્ય આચાર્ય બહુ સરસ વાત છે એટલે પોતાના પાયા હેમચંદ્રાચાર્ય એમણે નહોતા કર્યા સહજાનંદ સ્વામી એમની પછી થયા એમની વખતે થયેલા એમણે પોતાનો પંથ સ્થાપ્યો અને હેમચંદ્રાચાર્ય તો વિતરાગોની આજ્ઞામાં રહી અને વિતરાગ માર્ગને જ પ્રવર્તાવી એવી ભાવનાથી પોતાનો માર્ગ ઉભો નતો કર્યો અને વિતરાગોની આજ્ઞાને આધીન ચાલ્યા પછી આનંદગંજી મહારાજ થયા એટલે એમણે પણ પોતાનો માર્ગ ના કાઢ્યો અને વિતરાકોની આજ્ઞાને આધારે રહી વિતરાગ માર્ગ પ્રવર્તાવવા માટે એટલે એટલે કુંદકુંદાચાર્ય જેવા એટલે આનંદગંજી હેમચંદ્રાચાર્ય એ બધાની વાતનો ઉલ્લેખ મૂકે છે શ્રીમદ રાજચંદ્ર કે પોતાનું ઊભું નથી કર્યું પંથ નવો માર્ગ ને જ પુષ્ટિ આપી છે આજના જીવો લાલચુ બહુ છે પોતાનો ઉભો કરે છે પૂજાવાનું અને પૂજા વાળા પછી નવું ધારણ કરી શકતા નહીં સાચી વાત બધા ઠેર ઠેર કર્યા અહીંથી શરૂ થાય છે ઉપદેશ માર્ગમાં બહુ બેસી ગયા લોકો જાણતા દુકાનમાં બેસી ગયા હમણાં બહુ વખત ચેતેલું છે ઘણા પત્રોમાં શ્રીમદ રાજચંદ્ર ચેતવેલા છે પોતાની દુકાન માટે હા પણ પૂજાઓની કામના અંદર ઘરે રહેલી કેમ કર્યું જે જે કરે ત્યારે ગલગલિયા થાય જે જે કરે એટલે ગલગલિયા થાય એવી મજા આવે ખરેખર એ ગલગલિયા નું પછી પરિણામ ગલગલિયા ની વિકાસ લીધી એનું પરિણામ પછી એક શું પરિણામ આવે પછી આ મીઠા શું પરિણામ શું આવે હું તો રસ્તો બરોબર ના પાડી લોકોના ની કામના શું કરું ભયંકર એના જેવો કોઈ રોગ નથી મોટા મોટો હોય તો પૂજાવાની કામના તેને કોને પૂજાવાનું આત્મા તો પૂજ્ય જ હોય દેહ ને પૂજાવા પૂજ્ય કરાવે છે જે અપૂજ્ય છે એને પૂજ્ય કરાવે બધા બહુ લઈને બેઠા એ ઈચ્છા થાય તો એક ભયંકર ગુનો શું કહે ઈચ્છા થાય એ ભયંકર ગુનો સહેલી કરો ત્યારે બે ચાર વર્ષ થોડી ગલપતિ થાય એટલે પોતાનું ઉભું કરવું કે દુકાન માંડવી એ તો દાદા પહેલેથી જ આ મોટા મોટું જોખમ હોય મોક્ષ માર્ગ ને બાધક હોય આ મોટા મોટું છે કે આપણે મોક્ષે જવું હોય અને આ પૂજાવાનું તે આમ પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે અને કઈ પણ ઉભું થાય ને ત્યારે પેલા દાદાએ એટલે આવતીકાલે ઉભું થવાનું હોય તો આજે દાદા એ કઈ દીધેલું હોય કે ચેતન એટલે આ સ્ટેશન આવવાનું છે થાય અને વાગે બહુ બહુ વાગે હમણાં જે વાગે નહીં બહુ સારું પણ બહુ વાર હું તો વધારે દ્વારા છે ને પર કેમ ના વાગે વાગે દોડે છે ભાઈ નીચે ના ઉતરી પડે જે જાગૃતિ મન ના કરી તારી જાગૃતિ જે હતી શરૂ થઈ હતી તેના કરતા એ જાગૃતિ રહી નથી અત્યારે કુદરતી રીતે એકદમ શરૂ થઈ ગઈ તે નથી રહી શું બધા સંજોગો બંધ કરતી જાય શું કરે કેવી છે જાગૃત તમને ગૂંચવાડ આવ્યો છે નહીં નથી વાત નીકળી કે સો ઉપયોગ ચૂક્યા એ બધો પર ઉપયોગ ફલાણું પર ઉપયોગ એ તો સતત ચાલ્યા કરતું હોય આખો એ તો સારું કહેવાય અને બીજું આમાં ડિવિઝન પડ્યું હોય ને કામ બીજું છે ને આ પેલું આખું આ કામકાજનું બધું આ પેલું કામ છે ને આખું આ જે આપતાવાણીનું કામ એ બહુ મોટો ભાગ પડાવી જાય છે આમાં એ એ આખું એટલે એમાં કઈ એનું દબાણ હોય એક જાતનું એ બધું કામકાજ સતત ચાલુ હોય બાકી બીજો કોઈ વ્યવહાર એવો નથી કે ગુજવે એટલે આમાં જાગૃતિ વસ્તુ પેલું છે ને જેમ કોઈ પણ પ્રકારના વ્યવહારથી મુક્ત હોય ને તે ઘડીએ આજે દર્શન જે ખીલે ને સૂજ અને વ્યવહાર શરૂ થાય ને એટલે આ બધું જોવાનું બંધ કરવું પડે અને આ વ્યવહારમાં પરોવાનું થાય અને આમાં વ્યવહાર એક આ એક એકલો હોય ત્યારે પેલું જાગૃતિના ચિંતન હોય અને વ્યવહાર હોય ત્યારે લખવાનું હોય એટલે આ બધું કામકાજ છે અને ત્રીજું પેલું કંપનીનું હોય એ તો બહુ ઓછા કલાકો છે દાડામાં એટલે અઠવાડિયામાં ત્રણેક દિવસ હોય ત્રણ ચાર દિવસ ને બે ચાર કલાક જ હોય એ કઈ બહુ ટાઈમ નથી ખાતું એટલે વધારે ટાઈમ એટલે અવકાશ વધારે મળ્યો ને એટલે વધારે આમાં ગયું કામમાં એટલે જે પેલું જે જે દર્શનનું કામ હતું ને જે એ તેટલો વખત આમ એ થાય પણ ત્યારે આ લખવાથી જે નવો વાક્ય મળે ને એ પાછું નવી સૂચ ખીલવતું જાય તો પેલું જે હાજર રાખીને ઉપયોગ રહે એવું ઓછું થઈ ગયું હા બસ સારું રેગ્યુલર સારું કહેવાય જોખમ ના પહેરી જવું જોઈએ પાંચ આજ્ઞા પર પદ્ધતર પાડે જોખમ હોતું નથી પદ્ધતર પાડે પડાય જોખમ કશું હોતું નથી ચૂકી જાય એવું ચૂકાય ને ત્યારે જે ઇફેક્ટ ઉભી થાય ને કશું ધારો કે ચૂક્યા હોય ત્યારે જે ઇફેક્ટ ઉભી થાય ને એનાથી ખબર પડે કે કઈ ભૂલ થઈ છે માટે આ પૂછાયું અને એના આધારે પછી પેલું સોલ્યુશન આવી જાય કે આ રીતે ભૂલ થઈ છે કોઈ પણ કોઈ પણ એક પરિણામ વારંવાર ગુંચવતું હોય ત્યારે પછી એ પરિણામને સ્થિર રાખી અને સાથી બન્યું સાથી બન્યું સાથી બન્યું શી ભૂલ રહી શી ભૂલ રહી ક્યાં ચૂક્યા એમ કરતા કરતા એ પછી જડી જાય અને કઈ પણ આમ કઈ હાથી પડી હોય એ ખુલ્લી થઈ જાય પુરુષાર્થ ધર્મ છે એમાં તો ના કહેવાય ને આ ચાલુ પગારમાં રહેવું છે વધારે પગાર આપણે ત્યાં જવું છે સિત્તેર લાખ નથી <laughs> એ તો સામેથી ઓફરો બહુ વાર આવી છે દેખાયા બધી ગાય દર્શન નથી ગાય દર્શન ના કરવાય ના બોલાય અટકલ છે તો છેસાઠ પર્સન્ટ જાય છે ને નહીં તો આમ રહે ખેતરમાં ખાતી હોય ને ધણી આવતા જ ના આવી જાય અટકલ છે તે ને બધા અક્કલ વગર દેખાય તમે બધા તમારે બધા વેલ્યુ ને મહેતા સાહેબ ના અક્કલ અહીંયા હિંમતભાઈ ના અક્કલ કોઈ ના તેમ આપી દેવું ત્યાં થર્મોમીટર મૂકીને બાફી દે કઈ ભૂલ છે એવી લાગે કેટલી પૂરેપૂરી પૂરેપૂરી ભૂલ હવે એનું સુધરે આની સુધરે બઉ જાતે દાડે કઈ ઘણા વર્ષે કારણ કે આખું હૃદય ખરાબ થઈ ગયું પ્રેમ પ્રેમ ના મનુષ્ય સર્વ સાધારણ ભાવ ના હોય ના હોય બીજી લાઈન પર ચાલે એટલે નહીં આવતો ને પણ તને લાગે છે બધું ખોટું નીકળ્યું બધું જય જય સ્વામિનારાયણ મંદિર માં હા ગમતું આવે ના ગમતું આવે આ રીતે બોલાવે ચા પડે તો ગમતું આવે છે માતા કોઈ કોઈ કરેલું છે રાજી ખુશી થઈને પરણે નિકાલ કરો રાજી ખુશી જે કરેલો અજ્ઞાન પરણો નિકાલ કરો કાઢવી દેવા હારી રીતે થાય તો હે રોજ કાકા કરે અલગ છે પરણે રહેવું પડે રાજી ખુશી થઈને કરવું તો સારું કે નાખુશી થી કરવું સારું રાજી ખુશી નાખુશી આ શું બધી ઉપાધિ આ શું બધી ઉપાધિ એવું થાય થાય ખરું બધું આપડે મજૂરી કોનું છે પછી ના થાય કે બરોબર આપણું આવો લોકોને કેવું છે છત્રીસ જેના બધા પોતાનું દાખલ કરવા કોઈ કામ સરખું થતું જ નથી એક પચાસ ટકાવાનું કામ આવે ટકાવાનું ને હા મન મન બધું બતાવે ખરું દાદા મન બધું બતાવે છે ખરું પણ મને ટફ થાય પછી હા જ્ઞાન બહુ સારું કહું પછી વ્યવસ્થિત નથી એવું વ્યવસ્થિત નથી એવું કહું કે વ્યવસ્થિત નથી એ કરે છે કોને આધીન કરે છે એ તો વ્યવસ્થિત આધીન કરે છે એ તો પોતે તો કરતો છે જ નહીં પોતે શુદ્ધાવતમાં છે રૂપિયા સારો છે સારું કે એવું દાન મને ગુનેગાર દેખાય છે એવું બધું કહું છું બે દિવસ થી નથી દેખાતો બદલી કાઢી બે દાડા થયા પેલા રહેતું નથી દાદા હા બે દાડે રહેશે ના દેખાય દોસ્ત ના દેખાય દોષ છે સમજદાર દેખાય છે ગાડા પણ સમજદાર થયા છે હા વ્યવહારમાં પણ છે સમજદાર અંતે ગાણ છે હા ચાલો ભૂલો ભૂલો નહીં થાય ને હવે એક પણ ના થઈ જે ભૂલો ડિસમિસ કરતા રહીશ લોકો કેવી આશા રાખે દાદા ને બધા ભૂલ કે ના છે એવી આશા રાખે દાદા દાદા નો સંગ એવો હોય હા અને આ બધા બોલ્યા થઈ જાય શું થાય લોકોની આશા પૂરી થઈ જોઈએ ના થઈ જઈએ થવી જોઈએ સારી વાત મને ગમી તું વાત સૌથી વધુ અણુ પોતે ધાર્યો અને એવું ના થાય પોતે ધાર્યો હોય એવું ના થાય એટલે વધુ અણગમો થાય પછી પછી વધુ અણગમો થાય પછી ગમે નહીં આમ પોતાને ત્યારે રાજી રાજી થાય એવું થાય મને કેવું કે મને બે પેડ આપવા સુધી આપી દઉં બે દાડ ફરી ફરી બે ખાતરી થઈ ફરી છે ખબર ના પડે તારી ખબર નહીં કોઈ પણ સ્થિતિમાં જગત નિર્દેશ દેખાય એટલે એ જ્ઞાન દાદા નું પૂરું અને દોષ દેખાય તો જ્ઞાન ની બહાર આ દાદા જ્ઞાન ની બળવો તો કરે જ છે બળવો તો કરે બળવો કરે ઉલટું ઉલટું દેખાવાનો પ્રયત્ન તો કરે એટલે દોષિત ભૂલ દેખાવાનો પ્રયત્ન તો કરે કરે તેમાં આપણે આપણે કશું નહીં તું ડગો એવો નથી ને ના જઈને હાથ ડગે નહીં એમ જઈને ડગી જાય બમણા આટલા જ ફોટા અઢાર છે એના મનમાં વિચાર આવે બરી વાત છે વાત નો હેરાન થવું પડશે ત્યાં ના જાય નથી એ જવાનું થઈ ને તમે આ રીતે બેઠો છો એકલો નહીં બધા આ તો એક વાર એક વાર માથે તમારે એક વાર આખા માથા વાળા છે ને બધા बताए दो यार थोड़ा घर का आया फिर तो ना अभी दे केवा है એટલે આવી રીતે પૈસા આવીને કેવા એટલે રે રે કોક મર્દુ કે મર્દુ દે કે તો ચિત્રના મને કોક કે તો કે પાછા કે બ્રહ્મચારી છે ચા બ્રહ્મચારી છે તમને બેન કેમ ના કહું દેખાય એ વાત કરું બરાબર આ છે બધું બધા માથાના વાળ કેટલા હતા એક વાત ક્યારે જાય દાદા આ બધું જાય ક્યારે બધું ખોટું જેવું સમજાઈ જાય છે ત્યાર પછી તકલીફ રહ્યા ગયા સાચું છે તેની પર અને ભક્તિ રહ્યા કર્યા આ બહુ કેવું છે કેવું છે એ ભક્તિ શું કે ખોટું છે કેવું છે કે એના મૂળ આપણામાં પ્રાપ્ત થયા એવું સસ્તું કઈ જોવાનું કહે તું મને ગમતો નહીં મને જતો રહે સરસ વ્યવસ્થાઓ થા કર્યું સરસ જોયું નથી જોયું નતા જોયું ક્યારે ને કોઈની જોયું નહીં તાર ઘર ના કોઈ એવું જોઈએ ધ્યાન દઈને જોઈએ સારું છે એવું લાગે તો આપણે બીજું કશું કરવા જે વાતો કરું ને બધી આપણને એ એટલે કમાના મળે આપ તો આપ ખો એટલે બધી બધી ખવાય પડે પોતા નામ છે બને એટલે વાતો પડે આવું હોતે થાય ના એવું હે આવું ગાવ તે ઉ થાય આનું વર્તે ઉ થાય કે આ લોકો આવું કેમ કરે છે આ લોકો આવું સાબડે કરે ઉ થાય આ લોકો આવું સાબડે કરતા તે ઉ થાય શું કરતા છે એટલે આ બધું આવું કહે મતલબ છે કે આ લોકો કેમ કરે છે હવે એમને ખબર પડી ગઈ ખોટું ખોટું તારા પછી કોનો વેપાર સારો કરે છે વેપાર પર ધ્યાન લાગે ધ્યાન રાખવું બધે હા શું ધ્યાન રાખવું સારું દેખાય છે સારું હોય તો દેખાય છે દેખાય છે કાલ પેલા દીપક આવ્યા શું સારું હતું તમારા કરતા તમારા કરતા હોય જ નહીં ને સારું બધું જ સારું હેલો બધું સારું છે માર્ગ તો તમારા ખર્ચા સારો ને એને શું કરવાના એને શું કરવાના નોકરી બરાબર એ કઈ કામ ના લાગે છે શું લાગતું હા લાગતો એવું દીપકનું સારું લાગે ખરું ખરું જોઈ નથી रखना गुरु से क्या पालना गुरु करे क्या દીપકભાઈ વાતો કરે જ્ઞાનની જ્ઞાનની વાતો કરે દીપકભાઈ ની વાતો કરે પોતાની તો અહોભાવ થાય કેવું પડે કોઈ કોઈ માણસ આવે છે હતા તમારે ગ્રહણ કરવા જેવા હતા બધા હોય છે બધા ગ્રહણ કરવા જેવા જ હોય છે બરાબર નહીં માણસ છે જેને ઘર ઘર ખાલી કરાવ્યું ને સરકારે ખાલી નહીં કરાવતા સરકારે ખાલી કરાવતા ના ખાલી કરાવી કરાવે ભૂલી ગયા થઈ ભૂલી જવું આપણે સ્વાભાવિક પછી આ કરી આપણે કીધેલું ને